હેલો કોણ કોણ જોઈન થયું છે હા હરાજા હા બ્રિજેશ હા હું ને દર્શના છીએ રામ રાજા હા ઉર્વી બ્રિજેશ અમે પ્રણામ હા તીર્થ કોણ બોલ્યું ચલો હવે લાસ્ટ થી સમરી કોણ કરશે બ્રિજેશભાઈ તમે કરો પ્રણામ લાસ્ટ ટાઈમ આપણે બ્રહ્મવાદ ઉપર કર્યું હતું એમાં ચતુશ્લોક થી ભાગવત વિશે જે બ્રહ્મવાદ જે વિશે સમજ્યા હતા આપણે કે જગતમાં જે બી વસ્તુ છે એમાં તત્વમાં કઈ રીતે દરેક દરેક તત્વમાં કૃષ્ણ ભગવાન સમાયેલા છે એ રીતે જોયા હતા એટલે સમરી વાલે અમારા પાસે છે પેલું પુસ્તક છે નહીં બરોબર હવે પુસ્તક નથી અમે છીએ બહાર અચ્છા હા ઠીક છે વાંધો નહીં મિતેશ જોઈન હુઆ હે दंडोत प्रणाम राजा हाँ चंपा बहन कहाँ गया आपका पोता अभी आया नहीं हूँ मितेश मैं सुन रही हूँ अच्छा ठीक है बेटा कोई बात मैं कर देती हूँ उर्वी करीश હા રાજા હા કર લાસ્ટ ટાઈમ આપણે બ્રહ્મવાદ ટોપિક જોયું હતું એમાં આપણે જોયું હતું કે બ્રહ્મ એટલે કે સચ્ચિતાનંદ એટલે સત પ્લસ ચિત પ્લસ આનંદ વાદ એટલે થિયરી પછી જોયું હતું કે ભગવતમાં એમ કે છે ભગવાન પોતે જ કે છે કે આ સૃષ્ટિનો આરંભ મેં જ કર્યું છે અને આખી દુનિયામાં જેટલા પણ જળ અને ચેતન વસ્તુઓ છે એ બધું જ હું જ છું આ જગતના નાશ પછી જે કોઈ પણ બચશે કે જે કોઈ વસ્તુ બી બચશે એ પણ હું જ હોઈશ બીજું કોઈ નહીં હોય પછી આપણે જોયું હતું કે ઉત્પત્તિ સ્થિતિ અને લય ઉત્પત્તિ એટલે કે પ્રોડક્શન એટલે કે સર્વાઇવિંગ પીરિયડ અને લય એટલે કે ડિસ્ટ્રક્શન આ ત્રણ આ ત્રણે વસ્તુમાં ભગવાન પોતે જ છે ઉત્પત્તિમાં ભગવાનની સર્વ ભવન થવાની ઈચ્છા થઈ હતી એટલે કે એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ હતી અને જ્યારે આ ઈચ્છા ભગવાનને થઈ હતી ત્યારે આ સૃષ્ટિ ઉત્પન્ન થઈ હતી પછી જોયું હતું કે સ્થિતિમાં યશોદા મૈયાના ખોળામાં બિરાજેલ ભગવાન આ જગતના આધાર છે યશોદા મૈયાના ભગવાનના આધાર યશોદા મૈયા છે ને જે યશોદા મૈયાના ખોળામાં બિરાજેલ ભગવાન છે ઈ જગતનો જગતના આધાર છે જ્યારે પણ આગળ ત્યારે બી પ્રભુની ઈચ્છા થઈ અને આ જગતને ખતમ કરવાની જ્યારે બી એમની ઈચ્છા થઈ તો આ સંપૂર્ણ જગત ફરી ઈ પોતાના અંદર લીન કરી લેશે આ જ છે અને જે કંઈ પણ છે બધું ભગવાન પોતે જ છે અને ઈ જ જગતને ચલાવી રહ્યા છે આ બધું જોયું હતું લાસ્ટ ક્લાસમાં સરસ હા બસ આટલી જ વાત હતી બીજું જે કંઈ પણ ડીપમાં ગયું હતું એ થોડું બહુ ઠીક છે થોડા ક્વેશ્ચનના ક્વેશ્ચન આન્સરના રૂપમાં થયું હતું પણ એની આટલી જ વાત આ ટોપિક ની અંદર સમજવાની છે હવે લઈશ આગળ શ્રુતિ છે શ્રુતિ હા હા તો વાંચો પ્રમાણ ટોપિક ને રાજા હા ज्ञान के साधनों को प्रमाण करते हैं जो भी कुछ हमें दिखलाई देता है उदाहरण घोड़ा या कड़ा उसे देख पा, पाने में हमारी आंखें प्रमाण बन बनती है जो कीर्तन हम सुन पाते हैं उसमें हमारे कान प्रमाण होते हैं जो इतिहास हम जान पाते हैं उससे हमारे बड़ों को वचन और इतिहास इतिहासकारों को द्वारा लिखित पुस्तक के प्रमाण बनती है राणा प्रताप शिवाजी या मान सिंह जैसे राज, राजाओं को और उनके कार्यों को आ, हमने देखा नहीं था फिर भी हम उन्हें उनके बारे में बहुत कुछ जानते हैं और मानते भी है उन राजाओं ने कैसे कार्य किए हैं यह हम श्रद्धा से नहीं परंतु बुद्धि बुद्धि से जानते हैं और मानते हैं उसी तरह यह जगत किसने बनाया है कैसे बनाया है किस किस में से बनाया है भगवान कैसे होते हैं भगवान को प्राप्त प्राप्त कैसे करना आदि बातें हम अपनी स्वतंत्र बुद्धि और बुद्धि से जान नहीं पाते भगवान भगवत गीता जैसे शास्त्र और मापी जैसे महापुरुषों पुरुष उन्होंने खुद भगवान का साक्षात्कार सॉरी शास्त्र साक्षात्कार किया है जब हमें ये सारी बातें समझ समझ जाते हैं तभी जाकर हम जान जान पाते हैं इसलिए शास्त्रों के वचन और महापुरुषों की वाणी हमारे लिए प्रामाण ज्ञान के साधन है શું સમજાયું આમાં થોડું થોડુંક જ સમજાણું છે રાજા હા જે સમજાયું એ બોલ જે જુના જમાના જે આપડે જોયા બધા જે તે એ લોકો નું આપડે કાઈ જોયું નથી કે એ લોકો એ શું શું કર્યું છે પણ આપડે વાંચ્યું છે ને ભણ્યું છે એટલે થોડુંક બૌ જ્ઞાન છે કે આપણને એ લોકો એ શું કર્યું છે book through આપડે બધું જોયું છે ને ભગવાન શું છે કોણ બનાવ્યું છે શું છે એ બધું બી આપડે book માં જ વાંચીને જાણ્યું છે personally આપડે કઈ જોયું નથી કોઈ સાંભળ્યું નથી બધાથી ખાલી આપણે સાંભળ્યું છે કે ભગવાન આવું હતું આવા આવા મોટા મોટા બધા કર્યા છે કામ આટલું થોડું સમજાવું બીજું નથી સારું હું સમજાવું છું ને વાંધો નહીં ચિંતા નહીં કરવાની એટલે આમાં જે સમજવાની વાત એ છે કે જે રીતે લાસ્ટ ટોપિક આપણે બ્રહ્મવાદ નું જોયું તો એમાં એ વાત આપણને બતાવી કે આખી દુનિયા ભગવાનમાંથી પેદા થઈ છે ભગવાને આ દુનિયાને બનાવી છે ને ભગવાન જ આ દુનિયાને જીવાડે છે મતલબ આપણને જે કઈ પણ જીવવા માટે જોઈએ એ બધું ભગવાન જ પ્રોવાઈડ કરે છે અને લાસ્ટમાં જયારે ભગવાનની એવી ઈચ્છા થશે કે હવે મને આ દુનિયાને ખતમ કરી દેવી છે તો ઠાકુરજી પોતાની ઈચ્છાથી આ જગતને ખતમ કરી દે છે તો આ વાત આપણે બ્રહ્મવાદના ટોપિકમાં જોયું તો આપણને એમ થાય કે આ બધું કોણે જોયું છે અને આપણા માટે શું પ્રૂફ કે આ બધી વાત સાચી છે કે મનથી જ મહાપ્રભુજી બધું કહી દીધું તો આપણે એ વાત કેમ સમજાય કે મહાપ્રભુજી જે કંઈ પણ કીધું એ સાચું છે કે ખોટું છે આપણે કેમ એ વાતો ઉપર ટ્રસ્ટ કરી શકીએ તો એના માટે ટોપિક છે પ્રમાણ એટલે કે પ્રૂફ પ્રમાણનું મિનિંગ છે પ્રૂફ કે ભાઈ તમે જે કંઈ પણ કહો છો એનું પ્રૂફ શું તમે આ વાત ક્યાંથી લઈ આવ્યા આપણા મનમાં તો ઘણી બધી વાત આવતી હોય પણ લોકો એને માની તો ન જાય ને કોઈને પણ આપણે કોઈ નવી વાત કહીએ તો એ પૂછે કે ભાઈ આનું પ્રૂફ શું છે તમે કહો છો એ સાચું જ છે અમે કેવી રીતે માની લઈએ તો આપણે એને પ્રૂફ આપીએ કે ચાલ ભાઈ આ બુકમાં આવું લખ્યું છે કે મારા તારા પપ્પાએ દાદાએ આ બધી વાત કીધી હતી એટલે આપણે માનવું જોઈએ તો આપણે કંઈ પ્રૂફ આપીએ કે મોટા લોકોએ કરેલા કામને બતાવીએ તો કોઈ આપણી વાતને માને બાકી આપણે કંઈ અચાનક બોલવા લાગી જઈએ તો આપણી વાત તો કોઈ માનવા વાળું છે નહીં યા તો આપણને એના માટે કોઈ એ જાતનું આંખે દેખાતું પ્રૂફ આપવું પડે કે જુઓ તમને દેખાય છે ને આ વાત આ જ રીતે થયું છે એટલે આ વાત સાચી છે તો કોઈ માને તો એ જ વાતને એ બતાવી છે કે જ્ઞાન પ્રાપ્તિના સાધનને પ્રમાણ કહેવાય હવે જ્ઞાન મતલબ કે કોઈ પણ નોલેજ જયારે આપણને એક્વાયર કરવું હોય તો એના માટે તમને પ્રૂફ જોઈએ તો જ તમે નોલેજ ને સાચું માનો જેમ કે તમને કોઈ આવીને એમ કે મુંબઈથી આટલા કિલોમીટર દૂર લોનાવાલા આવેલું છે ભાઈ તમને કેમ ખબર કેમ આટલા જ કિલોમીટર શું કામ એનાથી દૂર હોઈ શકે નજીક પણ હોઈ શકે આપણે જઈને જઈ આવીએ કે ચાલો જોઈ આવીએ કેટલા કિલોમીટર દૂર છે અથવા તો ગવર્મેન્ટનું કોઈ કિલોમીટરનું માપદંડ આપણને કોઈ આપે તો આપણે માની લઈએ કે ચાલો આટલું કિલોમીટર દૂર છે તો આ શું છે જ્ઞાન પ્રાપ્તિનું સાધન શું બને પ્રૂફ બને કે જ્યાં સુધી તમને કોઈ પ્રૂફ ના આપે કે ચલો તમારો ફ્રેન્ડ કોઈ એમ કે અમે લોકો ગયા હતા લોનાવલા ને આટલા કલાકમાં અમે લોકો ત્યાં પહોંચી ગયા તો આપણે અંદાજ લગાવી શકીએ કે ચાલો આટલા કિલોમીટર આટલા કલાકની અંદર આપણે ક્રોસ કરી શકીએ તો લોનાવલા મુંબઈથી આટલું દૂર છે તો આ શું છે પ્રૂફ છે કોઈ કોઈ જાતના કે તમારા ફ્રેન્ડે તમને કીધું કે ગવર્મેન્ટની કોઈ વેબસાઇટની અંદર તમે જોયું ઓફિશિયલ કિલોમીટર્સની કાઉન્ટિંગ વગેરે તો એનાથી આપણે એ જે નોલેજ આપણને મળ્યું છે કે આપણે જે વાત કોઈએ આપણને કીધી છે તો એ વાત ઉપર આપણે વિશ્વાસ મૂકીએ તો જ્ઞાન પ્રાપ્તિ મતલબ કે કોઈ નોલેજને એક્વાયર કરવા માટેનું સાધન એટલે કે એનું મીન્સ પ્રૂફ છે જ્યાં સુધી તમને કોઈ પ્રૂફ ન આપે ત્યાં સુધી આપણા માટે વસ્તુ નોલેજ ન બને એ ઇન્ફોર્મેશનને આપણે સાચી ન માની શકીએ તો એ વાતની એ બતાવી કે જ્ઞાન પ્રાપ્તિના સાધન સાધન મતલબ મીન્સ નોલેજ એક્વાયર કરવા માટેનું મીન્સ પ્રૂફ છે પ્રમાણ છે જ્યાં સુધી તમને પ્રૂફ આપવામાં ન આવે ત્યાં સુધી આપણે કોઈ પણ વાતને માનીએ નહીં એ વાત અહીંયા બતાવી છે એટલે એમાં પછી એક્ઝામ્પલ આપે કે જે રીતે આપણે આપણી સામે ઘોડો ઉભો છે આપણે આપણી આંખોથી જોઈએ કોઈ આપણને આવીને કહે કે બારે ઘોડો ઉભો છે આપણે કહીએ કે અહીંયા ક્યાંથી ઘોડો આવે એમણે કીધું તમે જોઈ લો આપણે બારે જઈએ આપણે પોતાની આંખોથી ઘોડો જોઈએ તો આપણે માની લઈએ કે ના સાચે અહીંયા ઘોડો ઉભો છે કેમ કે આપણી આંખ થી આપણે જોયું તો એ આપણા માટે પ્રૂફ છે કે નહીં અઘોડો છે કોઈની કીધેલી વાતને આપણે માની ન લઈએ સેમ વે તમે પોતાના કાને કોઈની વાત સાંભળી હોય તો આપણે વાતને માનીએ બારે કોઈક આ વ્યક્તિ આવીને એમ કહી દે કે ભાઈ નરેન્દ્ર મોદી તો આવું કહેતો હતો ભાઈ કોને કીધું કે આવું કહેતો હતો જ્યારે તમે પોતે સાંભળો એનું ભાષણ તો આપણે માની લઈએ કે હા ચાલો આવું નરેન્દ્ર મોદી બોલ્યો છે તો એ જ વાતને એ બતાવે છે કે આપણી આંખ આપણી કાન કે આપણે કહીએ ને કે મેં આંખે જોયું છે તેના ઉપર આપણને કેટલો વિશ્વાસ હોય કે નહીં મેં પોતે જોયું છે મેં પોતે સાંભળ્યું છે એ વાતની એ બતાવી કે પ્રૂફ છે એ પ્રૂફ થી જ આપણા મગજમાં કોઈ પણ નોલેજ કોઈ પણ ઇન્ફોર્મેશન ફિટ થાય નહીં તો આપણે એના પર વિશ્વાસ ન મૂકીએ અને આપણા માટે બહુ જરૂરી પણ ઇમ્પોર્ટન્ટ આપણે એને ન માનીએ એ જ વાત આગળ કેટલીક ચીજ એવી હોય કે આપણે આંખે જોઈ ન શકીએ કે કાને સાંભળી ન શકીએ ફોર એક્ઝામ્પલ મહારાણા પ્રતાપ છે પૃથ્વીરાજ ચૌહાણ છે કે બીજા પણ આપણે ત્યાંના જે પણ વોરિયર્સ થયા જૂના જમાનામાં હવે આપણે એમને જોયા નથી આપણે એમને સાંભળ્યા નથી કોઈ આવીને એમ કહી દે કે ભાઈ મહારાણા પ્રતાપ તો આટલા આટલા યુદ્ધ લડ્યા ને આવા આવા મોટા મોટા કામ કરે આપણે કહીએ એનો પ્રૂફ શું કેમ કે ન તમે જોવા ગયા છો ને ન સામેવાળો વ્યક્તિ મહારાણા પ્રતાપને જોયું છે આપણે કોઈ દિવસ તો આપણે કોઈની લખેલી બુક વાંચીએ હિસ્ટ્રીને આપણે કન્સિડર કરીએ પાંચ છ જણાએ કરેલી રિસર્ચ ને આપણે જોઈએ કરીએ તો આપણને એમ લાગે કે ચલો આ વાત સાચી છે તો કેટલીક ચીજો એવી છે કે આપણી આંખ કાન જ એના માટે પ્રૂફ બની જાય કે મેં આંખે જોયું છે મેં કાને સાંભળ્યું છે તેનાથી આપણે નોલેજ કે ઇન્ફોર્મેશનને આપણા મગજમાં ફિટ કરી લઈએ કે એને એક્વાયર કરવા માટે આપણે રેડી થઈ જઈએ પણ કેટલીક વાતો એવી છે કે જેને આપણે જોઈ નથી શકતા અને સાંભળી નથી શકતા જે રીતે કોઈ હિસ્ટ્રી રિલેટેડ કોઈ પણ વાત હોય તો આપણે એને એક્સેપ્ટ તરત ન કરીએ જ્યાં સુધી આપણને એના માટે કોઈ પ્રૂફ ના આપે કે ચલો આ રિસર્ચરે લખેલી આ બુકમાં આવું લખ્યું છે એટલે આ વાત સાચી તો આપણે માની જઈએ તો કેટલીક ચીજો એવી છે કે આપણે જોઈ નથી શકતા એ વાતને કે સાંભળી નથી શકતા એ જ રીતે જગતના વિષયમાં પણ આ બધી વાત એવી છે કે ભાઈ આ દુનિયા કોણે બનાવી ક્યારે બનાવી કેવી રીતે બનાવી ભગવાન કોણ છે ભગવાને કેવા કાર્યો કર્યા કે ભગવાનને પ્રાપ્તિ આપણે કેવી રીતે કરી શકીએ ભગવાને આ જગત કેવી રીતે બનાવ્યું આ બધી બાબતમાં આપણું મગજ કામ ન કરે કેમ કે ન તો તમે ભગવાનને જોયા છે અને ન આ દુનિયાને બનતી જોઈ છે તો એવી કન્ડિશનની અંદર આપણે કેવી રીતે પોતાના મગજથી એ બધા એસ્ટિમેટ લગાડી શકીએ કે આવું થયું હશે અને ભગવાને આ રીતે જગત બનાવ્યું હશે કે ભગવાન આવા દેખાતા હશે તો એસ્ટિમેટ થી આ કામ ચાલી નથી શકતું કે અપ્રોક્સિમેટલી આપણે આ બધાના વિષયમાં કોઈ જાતની ઇમેજિનેશન નથી કરી શકતા પણ કોઈક ઠોસ પ્રૂફ થી કે જે આપણા બધાની વચ્ચે કોમન હોય એનાથી આપણે વાતને સમજી શકીએ કે ભાઈ દસ જણા બેઠા છે બધા વેદને પોતાનું પ્રમાણ માનતા હોય કે જે વેદમાં લખ્યું છે તો સાચું જ છે એમાં તો કોઈ જાતનું ક્વેશ્ચન ઉઠાવી જ ન શકાય વેદની વાત ઉપર તો કોઈ જાતની શંકા થઈ જ ન શકે જે વેદમાં લખ્યું છે એ વાત સાચી જ છે આટલી દસ જણાના વચમાં એક કોમન પ્રૂફ કન્સિડર કરવાની જે સિસ્ટમ હોય તો બધા દસ જણા બેસીને અને જોયે કે ચલો ભાઈ વેદમાં શું લખ્યું છે વેદમાં એમ લખ્યું છે કે ભગવાને જગતને બનાવ્યું છે ભગવાન જગતને બનાવે છે એને સાચવે છે અને અંતમાં એને ખતમ કરી દે છે ને ભગવાન જ આ જગત માટે તત્વ છે અને ભગવાન માંથી આખું જગત પેદા થયું છે આ વાત જો આપણને વેદમાં મળી જાય તો આપણે માની લઈએ કે ચલો વેદમાં લખ્યું છે તો સાચી જ વાત છે કેમ કે આપણે જોયું નથી ને કેમ આપણે જોઈ શકતા નથી કે ના આપણે સાંભળ્યું છે આ વાત વેદમાં લખ્યું છે તો આપણે માની ગયા અને માનવું જરૂરી જ છે કેમ કે જે પુરાણ વેદ સ્મૃતિ વગેરે શાસ્ત્ર ગ્રંથોની અંદર લખેલું છે એ જ વાત સાચી છે અને એના સિવાય આપણે પોતાના મગજથી ઇમેજિનેશન કે એસ્ટિમેટ આ બધા વિષયમાં લગાડી શકતા નથી તો પ્રૂફ સમજવાની વાત આમાં એ છે ખાસ કે બે જાતના છે એક તો એવા પ્રૂફ કે જેમ પ્રેક્ટિક એટલે આપણી સામે જ છે કે આપણે ચલો જોઈ લીધું કે સાંભળી લીધું વાંચી લીધું તો આપણે માની ગયા કેટલીક ચીજો એવી છે કે આપણે જોઈ વાંચી નથી શકતા કે સાંભળી નથી શકતા જે રીતે કોઈક બે જણા વાત કરતા હોય અને આપણે સાંભળી લઈએ અને થર્ડ પર્સન ને જઈને કહીએ કે મેં તો મારા કાને સાંભળ્યું છે કે આ બે જણા આવી વાત કરતા હતા કે ભાઈ મેં તો મારું હું મારા આંખે હાથીને જોઈને આવ્યો છું તો સામેવાળો માની જાય પણ કેટલીક ચીજ એવી કે જે આપણે જોઈ નથી શકતા કે સાંભળી નથી શકતા એવી વાતો માટે આપણને ધર્મ ગ્રંથો નો સહારો લેવો પડે કે ભાઈ વેદ શું કે છે કેમ કે જયારે જગત બન્યું ને ભગવાને આ ને બનાવ્યું ત્યારે આપણેમાંથી તો કોઈ હતા નહીં ના આપણે જોયું છે ને સાંભળ્યું છે ના આપણે કોઈ દિવસ આ બધું જોઈ શકવાના છીએ તો પછી જે વેદમાં લખ્યું છે જે પુરાણમાં લખ્યું છે એ જ આપણા માટે એક માત્ર ઓપ્શન છે આ બધી વાતોને સમજવા માટે તો એ વેદમાં જે લખ્યું છે મહાપ્રભુજીએ જે આજ્ઞા કરી છે મહાપ્રભુજી દ્વારા જે આજ્ઞા આપણે અપાવી છે ભગવાને ભગવાન પોતે જ આ બધા મીન્સ રાખે છે વચમાં કે જે વચમાં આપણે કોઈ વ્યક્તિને રાખીને કોઈને વાત પહોંચાડીએ કે ભાઈ મારા તરફથી આ ફલાણા ભાઈને આ વાત તમે પહોંચાડી દેજો તે પહોંચાડી દે તો એ રીતે ભગવાનને પણ મહાપ્રભુજી છે ને બીજા જે મહાપુરુષો થયા એમના દ્વારા આપણા સુધી આ બધી વાતોને પહોંચાડી છે કે આ જગત કોણે બનાવ્યું અને કેવી રીતે બન્યું બીકોઝ આપણે ન જોયું છે ને સાંભળ્યું છે પણ આપણા માટે સમજવું જરૂરી છે કેમ કે આપણને ભગવાનની પ્રાપ્તિ કરવી છે તો એના માટેનું એકમાત્ર ઓપ્શન એ છે કે આપણે મહાપ્રભુજી જેવા આચાર્યોના શરણમાં જઈએ કે જેમણે આ બધી વાતોને સમજાવી છે અને એમણે આપણને આ બધી વાતો સમજાવે છે વેદ છે પુરાણ છે આ બધાની અંદર વાત બતાવવામાં આવી છે અને આપણા માટે વેદમાં જે લખ્યું છે પુરાણમાં જે લખ્યું છે અને મહાપ્રભુજીએ જે આજ્ઞા કરી છે મોટામાં મોટું પ્રૂફ છે એના ઉપર કોઈ પણ જાતના ક્વેશ્ચન માર્ક કે કોઈ પણ જાતની શંકા ઉઠાવી શકાય નહીં એ પ્રમાણ છે એ જ સાચું છે એ વાત મગજમાં ફિટ કરીને પછી આપણે આ બધી વાતોને સમજવાની કોશિશ કરવી જોઈએ તો વેદમાં જે લખ્યું છે મહાપ્રભુજી જેવા મહાપુરુષોએ જે આજ્ઞા આપી છે એ જ આપણા માટે પ્રમાણ છે એ જ આપણા માટે પ્રૂફ છે એ વાત અહીંયા સમજાવી છે શું સમજાવ્યું શ્રુતિ હેલો હા શ્રુતિ બોલ પ્રમાણ એટલે પ્રૂફ આપણે અહીંયા એ બતાવ્યું છે કે આપણે આ જગત કોણે બનાવ્યું છે આ સૃષ્ટિ કોણે બનાવી છે ભગવાન ભગવાન શું છે એમણે શું મોટા કાર્ય કર્યા છે એ બધું આપણને કેવી રીતના ખબર પડશે આપણની પાસે શું પ્રૂફ છે કે બધા કે છે કે ભગવાને આટલા મોટા મોટા કાર્ય કર્યા છે તો આ બધું આપણે વેદ અને મહાપુરુષ જે પુરાણ લખ્યા છે એના થ્રુ આપણે વાંચીને જાણી શકીએ છીએ એ જ આપણું મેઇન સોર્સ છે કે એ વાતો આપણે ચેન્જ નથી કરી શકતા એ જ આપણને એઝ અ પ્રૂફ માનવું જોઈએ માનવું પડશે અને બાકી એટલે કાંઈ બી ચીજનું આપણને પ્રૂફ જોતું હોય તો આપણે એને કાંઈ બી ચીજનું પ્રૂફ જોતું હોય તો આપણે એને વાંચીએ કે કોઈ આપણને કહે તો આપણે માની લઈએ એ આપણા માટે એટલે કે અ એક્સેપ્ટ કરી લે છે એઝ અ પ્રૂફ આ વાત બતાવી કે આપણને કાંઈ બી વાતનું પ્રૂફ જોતું હોય તો આપણે એને વાંચીએ કે કોઈ આવીને કહી જાય કે આવી રીતના આવી રીતના થયું છે તો આપણે એને માની લઈએ છીએ એ વાતને આપણે જોયું ન હોય ભલે તો બી આમ માની લઈએ આ વાતની એમ બતાવી એટલે એ જ કે આ મહાપ્રભુજીએ જે કઈ પણ આજ્ઞા કરી છે એને આ જ રીતે આપણે માનવું જોઈએ કે વેદની અંદર પુરાણની અંદર આ બધી વાતો બતાવી છે અને મહાપ્રભુજી થ્રુ આપણને આ બધી વાતો પ્રાપ્ત થાય છે તો એને એ રૂપમાં આપણે એક્સેપ્ટ કરવી જોઈએ એ વાત અહીંયા બતાવી લો આગળ આમાં છે કોઈને કઈ ડાઉટ ઉર્વી સમજાયું તને સરસ હા લે શ્રુતિ આગળ રાજા હા દર્શના બોલું છું હા દર્શના ભાઈ બોલો પ્રણામ રાજા આમાં છે ને આમાં તમે કીધું ને વેદ ગીતા ને બ્રહ્મસૂત્ર ને ભાગવતજી બરાબર એ પ્રાથમિક કક્ષામાં આચાર સાથે પ્રમાણ અને એની સાથે સાથે જે મહાપ્રભુજીના ગ્રંથો અને એમના વચન પ્રમાણ એ સાથે જ આવી જાય ને હા સાથે જ આવી જાય અચ્છા એટલે બેઝિક લેવલ પર વેદ ગીતા બ્રહ્મસૂત્ર અને ભાગવતજી અને એમની સાથે મહાપ્રભુજીના ગ્રંથો અને એમના જે બી વચનો છે એમની આજ્ઞા એ પ્રમાણ અચ્છા એટલે સોર્સ કહી શકાય મીન્સ કે સોર્સ કહી શકાય ને મહાપ્રભુજી દ્વારા આ બધી વસ્તુ આપણને જ્ઞાન પ્રાપ્તિ નું સાધન થાય છે બરોબર હા બસ એ આગળ આવશે એકચ્યુઅલી આ ટોપિક થોડું આગળ જશે ને તો એ બધી વાતો સમ ક્લિયર થઈ જશે હા ઓકે હા લે શ્રુતિ वैसे तो हमारे शास्त्रों का इतना विस्तार है कि उसे समझ समझने में पूरा एक जन्म भी कम पड़ जाए शायद कोई व्यक्ति सम, समग्र शास्त्रों को पढ़ भी ले तब भी समग्र शास्त्र का आशय समझ पाना बहुत ही कठिन है क्योंकि शास्त्रों में सभी बातें किसी एक व्यक्ति के लिए लिखी नहीं गई है अलग अलग स्वभाव वाले लोगों के लिए शास्त्र में अलग अलग बातें बताई गई है इसीलिए कहीं कहीं शास्त्र शास्त्रों की बातों में हमें विरो, विरोधाभास भी दिखलाया दिखलाई देता है हम्म। अत्यंत बुद्धिमान व्यक्ति की तो बात और ही है और है पर साधारण लोगों के बस की बात नहीं होती है कि वे सभी शास्त्रों को पढ़कर समझ सके वैसे तो सभी कुछ भगवान ही बने हैं इस कारण सभी शास्त्र भी भगवत रूप ही है फिर भी शुरू में हमें उन्हें शास्त्रों को पढ़ना चाहिए कि जिनमें कहीं कोई विरोधाभास या अस्पष्टता न हो और हाँ। सभी शास्त्रों का निचोड़ समझता हो इस कारण श्री महाप्रभु जी शास्त्र निबंध में आज्ञा करते शास्त्र निबंध में है वेदा श्री कृष्ण वाक्यानी व्यास सूत्रानी चैव ही समाधि भाषा व्या व्यासस्य व्यासस्य प्रमाण प्रमाणं तत् चतुष्टयम् चतुष्टय अर्थ ज्ञान प्राप्ति की अवस्था में अर्थात विद्यार्थी अवस्था में वेद गीता ब्रह्मसूत्र और श्री भगवत ये चारों शास्त्र एक वाक्यतापन्न होकर अर्थात परस्पर मिलकर प्रमाण बनते हैं इस बस। प्रकार બસ બસ આમાં બતાવ્યું છે કે શાસ્ત્ર આપણા એટલા મોટા છે કે એટલા અ, અ, વાઇડ છે કે આપણે એક જન્મ બી ઓછું પડી જાય વાંચવા માટે ભલે આપણે એક સાથે બી બધા શાસ્ત્રને વાંચી લઈએ તો બી આપણને ઓછું પડી જાય ઈ સમજવું પણ મુશ્કેલ છે ડિફિકલ્ટ છે બધા અલગ વ્યક્તિ માટે અલગ અલગ સ્વભાવના વ્યક્તિ માટે અલગ અલગ લખેલું છે ક્યાંક સારું લખેલું ક્યાંક આપણે ડિબેટ બી થાય કે એના વિરોધમાં બી લખેલું છે પછી આ વાત બધું તો આમ તો ભગવાને જ બનાવ્યું છે પણ તો બી શાસ્ત્ર ને વાંચીને આપણે થોડું વાંચીને થોડું જ્ઞાન મેળવવું જોઈએ કે એમાં એનું વિરોધાસ્મ એટલે એનું શું કહેવાય ઓપોઝિટ કે એના વિષય પર લખેલું છે કે એના અ એટલે જો આમાં એ વાત છે કે જે આગળની તો વાત બરોબર છે કે આપણે શાસ્ત્રનો જે વિસ્તાર છે ને આપણે ત્યાં એ બહુ વધારે પડતો છે એકચ્યુઅલી મતલબ ફર્સ્ટ ઓફ ઓલ સ્ટાર્ટ કરીએ તો વેદ થી સ્ટાર્ટ કરો તો સૌથી પહેલા ચાર વેદ પછી એમની એક એક વેદની જે રીતે આપણે ત્યાં જે હિસ્ટ્રી છે એકચ્યુઅલી હવે તો બધું આપણા માટે કેમ કે અવેલેબલ પણ નથી બધું આ બધા સ્ક્રિપ્ચર આપણને એમના ફૂલ પૂરા ફોર્મમાં પણ એક એક જે વેદ છે એના એની થાઉઝન્ડ થાઉઝન્ડ શાખાઓ મતલબ કે એક એક હજાર પાર્ટમાં એક એક વેદને ડિવાઈડ કરીને એક એક હજાર પુસ્તકો એક વેદની એ રીતે ચાર વેદ હવે એના ઓર એક એક વેદનો એક એક બ્રાહ્મણ ગ્રંથ એક એક આરણ્યક એક એક નિરુક્ત ગ્રંથ પછી એના એક એક અંગ વેદના જે છ અંગો છે એ પછી એનું વ્યાકરણ અલગ ને એનું છંદ અલગ ને એના ઘણા બધા શાસ્ત્રો અલગ અલગ પાછા એ એક વેદની વાત થઈ ચાર વેદ એ રીતે એના પછી અઢાર પુરાણ એના અઢાર ઉપપુરાણ પાછા એના અઢાર મહાપુરાણ એના ચાર એના અઢાર પાછા અતિપુરાણ એટલું થાય ત્યાં પછી આગળ સ્મૃતિઓ સો થી ઉપર તો સ્મૃતિઓ છે એટલું થાય ત્યાં આગમ તંત્રો એનાથી પણ વધી વધીને આગળ આગળ જતા જતા અંત જ નથી આપણે ત્યાંના સાહિત્યનું તો આટલું બધું તો માણસ ક્યારે ભણી લે ને ક્યારે વાંચી લે ને ક્યારે તો આ બધી વાતોને સમજી લે ફરી એની અંદર બીજી કોમ્પ્લિકેશન એ જાતની કે વેદની અંદર કે પુરાણોમાં જે જે વાતો બતાવવામાં આવી છે એ કોઈ એક પર્સન ને ટાર્ગેટ કરીને કે સામે બેસાડીને કહેવાય નથી પણ જેમ એક ગુરુ હોય એની પાસે ઘણા બધા શિષ્યો ભણતા હોય તો પચાસેક શિષ્ય ભણતા હોય સામે બેઠા હોય તો કોઈ એક શિષ્ય કઈ ક્વેશ્ચન કરે તો એનો ઉત્તર આપ્યો હોય બીજો શિષ્ય કઈ ક્વેશ્ચન કરે તો એનો જવાબ આપ્યો હોય થર્ડ કોઈ ક્વેશ્ચન કરે તો એનો જવાબ આપ્યો હોય તો જે પણ જે રીતે આપણે સામાન્ય સમજીએ કે કોઈ જેમ કે શ્રુતિ ક્વેશ્ચન કરે ઉર્વી ક્વેશ્ચન કરે દર્શનાવી ક્વેશ્ચન કરે કે કોઈ નાનો છોકરો ક્વેશ્ચન કરે કે દ્વિજ કે શરણ ક્વેશ્ચન કરે આ બધા person અલગ અલગ છે તો એમને જે answer મળશે એ પણ અલગ અલગ જાતના હશે કેમ કે જવાબ આપવા વાળાને ખબર છે કે સામે વાળું કે શ્રુતિ કઈ રીતે આ વાતને સમજી શકશે કે ઉર્વી કઈ રીતે સમજશે દર્શનાવી કઈ રીતે સમજશે કે દ્વિજ કે શરણ કઈ રીતે આ વાતને સમજી શકશે તો સામે વાળા વ્યક્તિના સ્વભાવ પ્રમાણે એની બુદ્ધિના લેવલ પ્રમાણે કે એની જે જાતની અન્ડરસ્ટેન્ડિંગ પાવર છે એના પ્રમાણે એને જવાબ આપવામાં આવ્યા હોય એમાં જે રીતે ડાયવર્સિટી આવે છે એ રીતે વેદમાં પણ એ વાત આવી કે જ્યારે કોઈ એક સ્ટુડન્ટ ક્વેશ્ચન કરે તો એના ગુરુએ એ રીતે એને જવાબ આપ્યો સેકન્ડ સ્ટુડન્ટ જ્યારે ક્વેશ્ચન કરે તો એ રીતે જવાબ આપ્યો એટલે આપણે જ્યારે વાંચવા બેસીએ ત્યારે બધા લેવલ ચેન્જ થતા જાય કોઈને બહુ હાઈ લેવલનો જવાબ હોય કોઈને બહુ લો લેવલ નો જવાબ હોય કોઈને વધારે એક્ઝામ્પલ થી એક્સપ્લેન કરેલું હોય કે કોઈ વાત માટે આપણને એટલી ડિફિકલ્ટ લાગે પણ એના માટે એક એક્ઝામ્પલ પણ આપણને અવેલેબલ ન હોય કે આપણે એને સમજી શકીએ તો વેદમાં કે આપણા પુરાણ સ્મૃતિ વગેરેમાં જે જે વાતો બતાવવામાં આવી છે એ બધી કોઈ એક વ્યક્તિને ટાર્ગેટ કરીને નથી બતાવી પણ એટ ધ એ ટાઈમ ઉપર જે વ્યક્તિ જેવું ક્વેશ્ચન કર્યું એના પ્રમાણે જવાબ મળ્યો અને અંતમાં એ બધા ક્વેશ્ચન આન્સર જે કમ્પાઇલ થઈને વેદ કે પુરાણ ઉપનિષદ વગેરે આપણા ધર્મગ્રંથો આપણને પ્રાપ્ત થયા ઉપનિષદ વગેરેની અંદર આ બધી ઘણી બધી જગ્યાએ જોવા મળે કે એક શિષ્ય ક્વેશ્ચન કરે તો ઋષિ એને એ રીતે જવાબ આપે બીજો શિષ્ય ક્વેશ્ચન કરે તો કંઈક અલગ રીતે એને જવાબ આપે તો જે રીડ કરવા વાળો છે સમજવા બેઠો હોય એના માટે તો બધી કન્ફ્યુઝન બની જાય એ વાતની અહીંયા બતાવી છે કે અલગ અલગ લોકોને ટાર્ગેટ કરીને અલગ અલગ જાતની વાત આપણા શાસ્ત્રોની અંદર બતાવવામાં આવી છે એના કારણે ઘણી બધી જગ્યાઓ પણ આપણને બધી વાતો કોન્ટ્રાડિક્ટરી લાગે કે એકબીજા સાથે મેચ જ નથી કરતી કે પહેલા તો આવું કીધું તું ને હવે તો આવી વાત આવે છે તો એના કારણે જે વાંચવા વાળો છે એને બધી કન્ફ્યુઝન આની અંદર પેદા થઈ જાય બહુ બુદ્ધિમાન વ્યક્તિ હોય એ તો સમજી શકે કે ભાઈ કઈ રીતે આ વાતને સમજવી જોઈએ પણ જે વ્યક્તિ બુદ્ધિમાન નથી સામાન્ય સાધારણ બુદ્ધિનો છે તો એને તો શાસ્ત્ર વાંચવા બેસે તો આ બધી વાતો કઈ સમજાય જ નહીં કે આ બધું ક્યાં જાય છે આ લેંગ્વેજ કે આ બધો ફ્લો સબ્જેક્ટ નો કઈ તરફ જાય છે ખબર ન પડે એ વાતને અહીંયા બતાવી છે કે એમ તો જનરલી આ બધા જ જેટલા પણ સાહિત્ય છે આપણે ત્યાંનું એ બધું જ ભગવાનની આજ્ઞાથી પ્રકટ થયેલું છે ભગવાનનું સ્વરૂપ એની અંદર બતાવવામાં આવ્યું છે અને ભગવાનથી જ આજ્ઞાથી ઋષિ મુનિઓએ આ બધા સાહિત્યને પેદા કર્યા છે તો પણ જ્યારે આપણે એકદમ પ્રાઇમરી સ્ટેજમાં આ બધી વાતોને સમજવા બેઠા હોઈએ તો પ્રાઇમરી સ્ટેજના જ ધર્મગ્રંથોથી આ બધી વાતોને સમજવાની પણ આપણે કોશિશ કરવી જોઈએ અત્યારે જ્યારે એટલે આ બધા ધર્મગ્રંથો જો હિસ્ટ્રીને થોડું આપણે ચેક કરીએ ને તો એક પછી એક ઉત્પન્ન થયા સૌથી પહેલા વેદ હવે એક સ્ટેજ લોકોની જતી રહી એના પછી લોકોને જ્યારે વેદ ડિફિકલ્ટ લાગવા લાગ્યા તો એને એક્સપ્લેન કરવા માટે પુરાણો ઉત્પન્ન થયા હવે આપણું હજી એક ઓર સ્ટેજ ગઈ તો પુરાણ પણ ડિફિકલ્ટ લાગવા લાગ્યા વેદની તો વાત જ અલગ છે તો સ્મૃતિઓ ઉત્પન્ન થઈ ગઈ સ્મૃતિઓ પણ ડિફિકલ્ટ લાગવા લાગી ગઈ તો આગમ તંત્ર ઉત્પન્ન થઈ ગયા એ પણ ડિફિકલ્ટ લાગવા લાગ્યા ત્યારે મહાપ્રભુજી છે મધ્વાચાર્ય રામાનુજ શંકરાચાર્યજી આ બધા આચાર્યો આવ્યા અને એમણે એ વાતને ઓર સિમ્પ્લિફાઈ કરીને સમજાવવાની કોશિશ કરી આજે ટાઈમ એવું છે કે હવે એ પણ આપણને ડિફિકલ્ટ લાગે છે તો એ લેંગ્વેજ નું મોડ જ હવે ચેન્જ થઈ ગયું સંસ્કૃતમાં લખેલું છે આપણને કોઈને સંસ્કૃત સમજાતી નથી તો પછી હિન્દી ગુજરાતી ની અંદર એનું ટ્રાન્સલેશન થયું જે બીજા ટીકાકારોએ કર્યું હવે ટાઈમ એ આવ્યો કે હવે એ પણ આપણને સમજાતું નથી તો ઓર હવે એના ઇંગ્લિશ ટ્રાન્સલેશન લાવો કે એને પણ સમજાવવા માટે પ્રવચન ગોઠવો કે એને પણ ઇન ડિટેલ એક એક લાઈન ને એક્સપ્લેન કરો તો જો આ બધી પરંપરાની અંદર વેદ તો ક્યાંય રહી ગયો એટલું બધું કોમ્પ્લિકેટેડ સબ્જેક્ટ આપણા ધીમે ધીમે થતા ગયા કે હવે વેદનો એક વર્ડ પણ આપણે સમજી શકીએ એમ નથી જ્યારે જ આપણને ડિફિકલ્ટ જતું હોય તો વેદની તો વાત જ ક્યાં કરવી તો એ વાતની આ બતાવી છે કે પ્રાઇમરી આપણું જે પોતાનું લેવલ છે આપણને ખબર છે કે ભાઈ આપણે કયા લેવલ સુધી કોઈ વાતને સમજી શકીએ તો એ લેવલ ઉપર આવીને કેટલીક વાતો સમજાવવાની આપણે કોશિશ કરી હવે આપણને અત્યારે કોઈ વેદનું પ્રમાણ આપે તો ભાઈ ન તો વેદ આપણે વાંચ્યા છે ન વેદ જોયા છે ન વેદને ક્યારે સાંભળ્યું છે ને ન વેદને આપણે સમજીએ છીએ તો પછી ક્યાંથી આપણને વેદનું કોઈ પ્રૂફ આપે તો આપણને એમાંથી કંઈ સમજાવવાનું એટલે હવે પ્રૂફની સિસ્ટમ પણ બધી ચેન્જ થઈ ગઈ કે એને આપણે ઓર સિમ્પ્લિફાઈ સિમ્પ્લિફાઈ કરી કરીને આ બધી વાતોને સમજાવવી પડે એ વાતને અહીંયા બતાવી છે કે કોઈ પ્રાઇમરી લેવલ ઉપર આપણને એવી બુક જોઈએ પ્રૂફ તરીકે કે જેમાં આપણને કોઈ કન્ફ્યુઝન ન થાય એ આપણા લેવલની હોય અને આપણે સમજી શકીએ જાતની એની અંદર લેંગ્વેજ હોય જે રીતે હવે અત્યારે પ્રવેશિકાની જ વાત કરી લો તો મહાપ્રભુજીના મૂળ ષોડશ ગ્રંથ છે ષોડશ ગ્રંથ આપણને સમજાતા નથી તો એના પણ એક પ્રાઇમરી લેવલ ઉપર કાકાએ પ્રવેશિકાની પુસ્તક લખી એ શું છે ષોડશ ગ્રંથથી અલગ તો કોઈ વાત અંદર છે નહીં પણ ષોડશ ની એવી વાતો કે જે ડિફિકલ્ટ જતી હતી આપણને નથી સમજાતી એને થોડું ઇઝી બનાવીને કાકાએ ગુજરાતી કે હિન્દી કે ઇંગ્લિશ સિમ્પલ લેંગ્વેજ ની અંદર એને લખી દીધી તો આપણે બધા એને રીડ કરીએ છીએ અને અત્યારે આપણે સમજીએ છીએ તો આ આપણું જે લેવલ છે આપણને ખબર છે કે ભાઈ આપણે ષોડશ ગ્રંથ નથી સમજાતા કે બ્રહ્મસૂત્ર ભાષ્ય નથી સમજાતું કે વેદ નથી સમજાતા તો પ્રાઇમરી લેવલ ઉપર આપણને કોઈ મટીરિયલ પ્રોવાઈડ કરવામાં આવે કે જેનાથી આપણે વાતને સમજી શકીએ આ નોલેજ આપણને મળી જ રહ્યું છે ને આ નોલેજ આવે તમે પ્રવેશિકા ભણ્યા પછી સોળસ ગ્રંથ ભણો એમાં ઘણી બધી વાતો એવી આવે કે આપણને લાગે કે નહીં આ તો અમને આવડે છે ઘણી બધી નવી પણ લાગે પણ પ્રવેશિકા ભણ્યા પછી પોણા ભાગની વાતો એવી છે કે હવે આપણને સમજાવવા લાગી જાય આપણા આ પ્રવેશિકા ભણ્યા પછી કેમ કે આપણે એ પ્રાઇમરી લેવલ ઉપર આપણે સમજી શકીએ એ લેવલનું મટીરિયલ આપણને એઝ અ પ્રૂફ પ્રોવાઈડ કરવામાં આવ્યું જેના કારણે આપણે આ નોલેજને એક્વાયર કરી રહ્યા છીએ અત્યારે એ વાતને અહીંયા બતાવી છે કે આપણું જે પોતાનું લેવલ છે એના હિસાબથી આપણને પ્રમાણ કે પ્રૂફ માટેની સિસ્ટમ આપણને પ્રોવાઈડ કરવામાં આવે છે એ જ વાતને મહાપ્રભુજી શાસ્ત્રાર્થ નિબંધ મહાપ્રભુજીનો ગ્રંથ છે જેમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે મારા માટે શું પ્રૂફ છે કે મહાપ્રભુ જે કયા કયા ગ્રંથોને પ્રમાણ માન્યા છે તો મહાપ્રભુજીને ગણાવ્યું છે કે વેદ ગીતા મતલબ ભગવદ્ ગીતા મહર્ષિ વ્યાસે લખેલું બ્રહ્મસૂત્ર આ લખી લેજો હા ચાર વેદ ભગવદ્ ગીતા જે ભગવાને અને અર્જુન વચ્ચેનું જે કોન્વર્ઝેશન છે જે આપણે જે ભગવદ્ ગીતા આપણે એને માનીએ છીએ પછી બ્રહ્મસૂત્ર તો વેદવ્યાસજીએ લખ્યું છે જેમણે મહાભારત લખી છે એમણે જ બ્રહ્મસૂત્ર લખ્યા છે અને શ્રીમદ ભાગવત પુરાણ આ પણ વ્યાસજીએ જ લખેલું છે તો આ ચાર મહાપ્રભુજી ગણાવે છે કે આ ચાર મારા માટે પ્રમાણ છે એ પણ કઈ રીતે કે જે વાત એકબીજાથી કોન્ટ્રાડિક્ટરી ન જતી હોય એટલે ભાગવતજીની અંદર કેટલીક વાતો એવી કે આપણને એમ લાગે કે ભાઈ આવું તો પોસિબલ નથી કે જસ્ટ ફોર એક્ઝામ્પલ આપણને મહાપ્રભુજીના કોઈ ગ્રંથની અંદર કોઈ એવી વાત દેખાય સોરી <coughs> મહાપ્રભુજીના કોઈ ગ્રંથમાં આપણને કે કોઈ સોરી મહાપ્રભુના ગ્રંથને છોડો ચલો એનું કોઈએ ટ્રાન્સલેશન કર્યું હોય મહાપ્રભુજીના ગ્રંથનું કોઈએ ટ્રાન્સલેશન કર્યું છે ને ટ્રાન્સલેશનની ગુજરાતીની બુક અત્યારે તમારા હાથમાં હોય તમે બુકને જુઓ એમાં કોઈ પણ વાત કોઈ પણ એક સેન્ટેન્સ તમને એવું દેખાય કે જેનાથી આપણને એવું લાગે કે નહીં મહાપ્રભુજી તો આવી આજ્ઞા ન કરી શકે તમને એના માટે એક એક્ઝામ્પલ આપું કે ચોર્યાસી વૈષ્ણવની વાર્તા મહાપ્રભુજીના એટી ફોર સેવક થયા અને એ હિસ્ટ્રીના રૂપમાં આપણે ત્યાં વાર્તાઓ અવેલેબલ છે કે ભાઈ એ કેવા હતા અને એમણે શું કર્યું એ મહાપ્રભુજીના એઝ અ જીવન ચરિત્ર એમની બાયોગ્રાફી તરીકે એ બધું અવેલેબલ છે કે એમના જીવનમાં શું શું બન્યું કઈ કઈ ઘટનાઓ થઈ શું એમણે કર્યું શું ન કર્યું એ ચોથી વૈષ્ણવની વાર્તાઓ છે હવે એનું ગુજરાતી સૌથી પહેલા હરિરાયજી એને વ્રજભાષામાં એમણે લખી ને એના પછી હવે ગુજરાતીની અંદર એના ટ્રાન્સલેશન ઘણા બધા લેખકોએ કર્યા છે હવે એમાં એક પુસ્તક છે ગુજરાતીમાં એ ચોરાસી વૈષ્ણવની વાર્તાઓનું હવે એમાં જયારે એક વાર્તા આવે છે કે એકવાર મહાપ્રભુજીમાં સોનાની કટોરીની વાત આપણે દેવદ્રવ્યના ટોપિકમાં મેં કરી હતી ફરી હું રિપીટ કરાવી દઉં એકવાર કે જયારે મહાપ્રભુજી સાથે એકવાર એવું થયું કે ઠાકોરજીની સેવા પહોંચતા હતા પણ એમની પાસે મહાપ્રભુજી પાસે બિલકુલ દ્રવ્ય મતલબ પૈસા નહોતા કે કંઈક બજારમાંથી લાવીને સિદ્ધ કરીને ઠાકોરજીને ભોગ ધરી શકે તો મહાપ્રભુજી મહાપ્રભુજીએ ઠાકોરજીને ભેટ કરેલી એક સોનાની કટોરી હતી એ વેચી અને એના જે પૈસા આવ્યા એનાથી ઠાકોરજીને ભોગ ધર્યો પણ કેમ કે સોનાની કટોરી ઠાકોરજીની હતી અને એનાથી જે પૈસા આવ્યા એ પણ ઠાકોરજીનું દ્રવ્ય કહેવાય ઠાકોરજીની માલિકીનું કહેવાય એટલે એનાથી ઠાકોરજી આરોગી શકે પણ એ પ્રસાદ આપણે ન લઈ શકીએ કેમ કે ઠાકોરજીની માલિકીના પૈસાથી ખરીદેલું એ સામગ્રી હતી એટલે મહાપ્રભુ જે દેવદ્રવ્ય હતું એટલે એનું પ્રસાદ નહીં લીધું અને ગાય ને ખવડાવી દીધું અને યમુનાજીમાં પધરાવી દીધું પોતે આરોગ્યા નહીં ઠાકોરજીને આરોગ આવ્યું પોતે નહીં આરોગ્યા કેમ કે ઠાકોરજી તો આરોગી શકે પણ એ દેવદ્રવ્ય છે એટલે આપણે ન લઈ શકીએ કેમ કે ઠાકોરજીની માલિકીનું એ વસ્તુ હતી સોનાની કટોરી એટલે આ જો મહાપ્રભુજીના જીવનનું એક ઇન્સિડન્ટ છે હવે એને જે ગુજરાતી ટ્રાન્સલેશન અત્યારે અવેલેબલ છે એની અંદર ટ્રાન્સલેશન કરતા કોઈ પણ કારણસર પોતાનો સ્વાર્થ હોય કે કઈ પણ હોય પણ એમણે ટ્રાન્સલેશન ની અંદર એ રીતે લખ્યું છે કે મહાપ્રભુજી પોતે પ્રસાદ ન આરોગ્યા કેમ કે મહાપ્રભુજીને પ્રાયશ્ચિત કરવું હતું કે પોતે ઠાકોરજીને ભોગ સરખી રીતે ધરી ન શક્યા એટલે પોતે આરોગ્યા નહીં પણ પોતાના વૈષ્ણવોને ખવડાવી દીધું હવે સીધી રીતે આની અંદર આપણને એમ થાય કે ઠીક છે વૈષ્ણવને ખવડાવ્યો અને મહાપ્રભુજી પોતે અરોગ્યા નહીં પણ આની અંદર સમજવાની વાત એ છે કે મહાપ્રભુજી જ્યારે દ્રવ્ય સમજ્યું એ વસ્તુને સોનાની કટોરીથી ખરીદેલી સામગ્રી દેવદ્રવ્ય છે એ ભગવાનની માલિકીની છે એટલે આપણાથી એ લઈ ન શકાય ન જ શકાય ન જ લેવાય આપણાથી તો જયારે મહાપ્રભુજી પોતે ન આરોગ્યા તો પોતાના ને મહાપ્રભુજી પ્રસાદ શું કામ ખવડાવ્યું હોય જ્યારે દેવદ્રવ્યનો સિદ્ધાંત તો કોમન છે મહાપ્રભુજી પોતાના માટે પણ અને વૈષ્ણવ માટે પણ કે જે વૈષ્ણવ હોય એને ક્યારે પણ દેવદ્રવ્ય ખાવું નહીં મહાપ્રભુજીના માટે સ્પષ્ટ આજ્ઞા કરે છે કે જે દેવદ્રવ્ય જે મારો હશે એ દેવદ્રવ્ય ક્યારે નહીં ખાય અને જે વ્યક્તિ દેવદ્રવ્ય ખાશે એ મારો નહીં ગણાય આ જાતની મહાપ્રભુજીની સ્પષ્ટ આજ્ઞા છે દેવદ્રવ્ય માટે તો પછી મહાપ્રભુજીએ પોતાના સેવકોને શું કામ એ પ્રસાદ ખવડાવ્યો હશે સમજવાની વાત હું આ વાત એટલા માટે કીધી કે હવે જ્યારે આપણે આ લાઈનને રીડ કરીએ ત્યારે આપણા મગજમાં શું વાત આવે કે આ વાત તો ખોટી છે કે આમાં કંઈક તો મિસ્ટેક થઈ છે કેમ કે મહાપ્રભુજી જો પોતે દેવદ્રવ્ય સમજીને એને ન રોગે તો પોતાના વૈષ્ણવોને શું કામ એ વસ્તુ ખવડાવે ત્યારે એ કોઈનું પણ ટ્રાન્સલેશન કરેલું હોય પણ આપણામાં જો સામાન્ય કોમન સેન્સ હોય અને મહાપ્રભુજીના સિદ્ધાંતને આપણે જાણતા હોઈએ આપણા મગજમાં એ વાત આવી જાય કે આ ટ્રાન્સલેશન ની અંદર કોઈક મિસ્ટેક છે સાચું ટ્રાન્સલેશન નથી ને ત્યારે તરત જ આપણને એના પર ડાઉટ થઈ જાય આપણે એ વાતને પ્રૂફ ન માનીએ કે એ વાતને સાચી નહીં માનીએ એના પર વિશ્વાસ ન થાય આપણને કેમ કે કઈક કોન્ટ્રાડિક્ટરી વાત આની અંદર આવી છે એ જ રીતે મહાપ્રભુજી અહીંયા આજ્ઞા કરે છે કે ભાગવત વેદ ગીતા અને બ્રહ્મસૂત્ર આ ચાર મારા માટે પ્રૂફ છે પણ જે રીતે આ ટ્રાન્સલેશન ની અંદર ટાઈમ ટુ ટાઈમ જતા મિક્સિંગ થઈ ગઈ કે એ બધા ટ્રાન્સલેશન બગડતા ગયા લોકો એની અંદર પોતાની વાતોને પણ એડ કરી ફેક્ટ કહેવાના બદલે પોતાની પણ વઘાર એની અંદર કર્યો પોતાના મગજમાં જે વાત આવી એ પણ એની અંદર ઘુસાડી તો અત્યારે એઝ અ રિઝલ્ટ આપણી પાસે આ જાતના ખોટા ટ્રાન્સલેશન છે કે જેના કારણે વૈષ્ણવોને એમ થાય કે ભાઈ દેવદ્રવ્ય તો ખાઈ શકાય મહાપ્રભુજી પણ તો પોતાના સેવકોને ખવડાવ્યું હતું તો એ વાતને અહીંયા સમજવાની છે કે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જ્યારે તમે કોઈ વાતને પ્રૂફ માનો તો એની ક્રોસ ચેકિંગ કરવી જોઈએ કે આ વાત ક્યાં કોન્ટ્રાડિક્ટરી તો નથી થતી ને એ ક્રોસ ચેકિંગ તમે કોની સાથે કરશો તો મહાપ્રભુજીના વચનો સાથે ભાગવતજી સાથે ગીતાજી સાથે કે ભાઈ આમાં કઈ વાત કોન્ટ્રાડિક્ટરી આવે છે જે રીતે મેં અત્યારે તમને કીધું કે ભાઈ પોતાના વૈષ્ણવોને મહાપ્રભુજીએ પ્રસાદ ખવડાવ્યો તરત જ આપણને ડાઉટ થવું જોઈએ કે મહાપ્રભુજીએ કોઈ વૈષ્ણવને દેવદ્રવ્ય ખવડાવી જ કેવી રીતે શકે ડાઉટ થાય અને તમે બીજી પુસ્તકો સાથે એની ક્રોસ ચેકિંગ કરો તો તરત વ્રજભાષાની પુસ્તક પકડો તો ક્લિયર થઈ જાય કેમ વ્રજભાષાની પુસ્તકમાં ચોખ્ખું લખેલું છે કે મહાપ્રભુજી દેવદ્રવ્ય સમજીને વસ્તુ પોતે અરોગ્યા નહીં અને તરત ગાયને ખવડાવી દીધી અને પ્રસાદ યમુનાજીમાં પધરાવી દીધું તો ક્રોસ ચેકિંગ કરીએ ત્યારે તરત આપણને વાત સમજાઈ જાય કે આ ટ્રાન્સલેશન કરવા વાળાએ આની અંદર મિસ્ટેક કરી છે તો એ વાતને મહાપ્રભુ અહીંયા સમજાવે છે કે દરેક જગ્યાએ આપણે કોઈ પણ વાતને માની ન લેવું જોઈએ પણ એને મહાપ્રભુજીના વચનો સાથે ક્રોસ ચેક કરીને પછી એ વાતને સ્વીકાર કરવી જોઈએ કે નહીં ભાઈ મહાપ્રભુજી આવી આજ્ઞા કરી છે ગીતાજીમાં આવું લખ્યું છે ભાગવત મહાપુરાણની અંદર આવી વાત લખેલી છે એટલા માટે આ સાચું છે આ જાતની ક્રોસ ચેકિંગ પછી જ આપણે કોઈ પણ નોલેજને પોતાના મગજની અંદર ફિટ કરવું જોઈએ અથવા કોઈની પણ કીધેલી વાતને કે કોઈ ક્યાંથી પણ વાંચેલી વાતને એક્સેપ્ટ કરવી જોઈએ એટલે ઓથેન્ટિકેટેડ મટીરિયલથી એની ક્રોસ ચેકિંગ કરી લેવી જોઈએ અને પછી જ કોઈ પણ વાતને એક્સેપ્ટ કરવી જોઈએ એ જ મહાપ્રભુજી અહીંયા ડિફાઇન કરે છે કે મહાપ્રભુજીના મતમાં કયા ગ્રંથો છે કે જેને Mahaprabhuji as a proof accept કરવા માંગે છે તો મહાપ્રભુજી એમને ગણાવ્યા છે કે વેદ છે ગીતાજી છે બ્રહ્મસૂત્ર છે ભાગવત છે આ બધા શાસ્ત્રો એવા છે કે જે એકદમ ઓથેન્ટિકેટેડ મટીરિયલ છે કે આની વાત ઉપર તમે રિલાય કરી શકો છો આ વાતને તમે એક્સેપ્ટ કરી શકો છો આ વાત ઉપર તમે ટ્રસ્ટ મૂકી શકો છો આમાં જે લખ્યું છે એની ઉપર કોઈ ડાઉટ કરવાનો સવાલ નથી એટલે એની સાથે કોન્ટ્રાડિક્ટરી થતી કોઈ પણ વાતને એક્સેપ્ટ નહીં કરવી જોઈએ અને જે વાત આની સાથે કોન્ટ્રાડિક્ટરી નથી અને પેરેલ પેરેલલ આ વાતને સમજાવતી હોય એ બધી વાતોને આપણે એઝ અ પ્રૂફ એક્સેપ્ટ કરવું જોઈએ આ વ્યવસ્થા અહીંયા મહાપ્રભુજીએ પ્રમાણની બતાવી છે સમજાયું શ્રુતિ ઈ જરા આવે છે રાજા અચ્છા આમાં જેટલું બી બધું મતલબ પ્રમાણ એટલે કે જેમ તમે સમજાયું કે એટલે જ્ઞાનની પ્રાપ્તિના સાધનને આપણે પ્રમાણ કહીએ છીએ અને જે પણ આ બધા વેદ વેદ ભગવદ્ ગીતા બ્રહ્મસૂત્ર અને ભગવત બધું લખેલું છે એ બધું એક જાતનું પ્રૂફ છે બધું સમજવા માટે અલગ અલગ લોકોએ પોતપોતાના મતલબ જે કહીએ ને જે સમજ્યા હોય ને જે બી મતલબ તમે કીધું કે પ્રવેશિકા આગળ વાંચીએ ને આગળ આપણે પછી ગ્રંથ માં જઈએ તો અગર પ્રવેશિકામાંથી જેટલું સમજાયું હોય ને એ બધું સરસ ગ્રંથમાં આવે તો આપણને એમ લાગે કે આપણે કંઈક મતલબ કંઈક તો આપણને આવડે છે બધું નવું ન લાગે એટલે એવી રીતે એટલે ઇન બેસિકમાં કે બધું પ્રૂફ કાંઈ બી જોતું હોય કે આપણે કહીએ કે પ્રમાણ પ્રૂફ એટલે કે પ્રમાણ જોતું હોય તો કાંઈક કોઈ બી વસ્તુ કોઈ કે લખેલી હોય એના પરથી બધું સમજીને મતલબ આપણે માની લઈએ છીએ એટલે કોઈક ઓથેન્ટિકેટેડ મટીરિયલ ઉપર જ આપણે પ્રૂફ તરીકે રિલાય કરવું જોઈએ એટલે જે રીતે હવે તમે પ્રવેશિકા ભણો હવે આમાં પણ જે રીતે જો આ શ્લોક આપ્યું છે કે ચલો મહાપ્રભુજી આવી આજ્ઞા કરી તો આપણે માનીએ કોઈ આપણને વિધાઉટ પ્રૂફ કે તો આપણે કહીએ ભાઈ તમે આ વાત ક્યાંથી લઈ આવ્યા મહાપ્રભુજી આવું ક્યાં કીધું છે પૂછીએ કે ના પૂછીએ આપણે હમ તો મહાપ્રભુજી આવું કીધું છે કે નથી કીધું આનો આન્સર જો આપણને સેટિસ્ફેક્ટરી મળે તો જ આપણે કોઈની વાતને માનીએ નહીં તો નહીં માનીએ કેમ કે આપણા માટે પ્રૂફ કોઈ કહેવા વાળો વ્યક્તિ નથી પણ મહાપ્રભુજી છે તો મહાપ્રભુજી શું કીધું છે એ જો તમે સમજાવો છો તો અમને પ્રોબ્લેમ નથી પણ મહાપ્રભુજીને કોન્ટ્રાડિક્ટરી કોઈ વાત તમે બોલો છો તો અમે એને એક્સેપ્ટ નહીં કરીએ કેમ કે અમારા માટે તમે બોલો છો પ્રૂફ નથી પણ જે મહાપ્રભુજી આજ્ઞા કરી છે એનું એ તમે સમજાવો તો અમને પ્રોબ્લેમ નથી પણ એનાથી કોન્ટ્રાડિક્ટરી વાત હોય તોય અમે એક્સેપ્ટ નહીં કરીએ કેમ કે એઝ અ પ્રૂફ આપણે પૂછીએ એકવાર કે ભાઈ મહાપ્રભુ જ આવું ક્યાં કીધું છે તમે બતાડો તો અમે માનીએ નહીં તો નહીં માનીએ આવું પૂછવું જોઈએ આપણે આ પ્રૂફ છે આપણા માટે એ વાતને મહાપ્રભુએ અહીંયા બતાવી છે કે કોઈ ઓથેન્ટિકેટેડ મટીરિયલ ઉપર આપણે એઝ અ પ્રૂફ રિલાય કરવું જોઈએ કે ભાઈ આની અંદર આ વાત લખી છે કે મહાપ્રભુજી આવી આજ્ઞા કરી છે તો આ વાત સાચી છે બાકી હાલ તો ચાલતો કોઈ પણ વ્યક્તિ આપણને કહી જાય કે આ મહાપ્રભુજી આવું કીધું છે ક્યાં કીધું છે આ એમ કોઈની વાત આપણે માની ન શકીએ પણ મહાપ્રભુજીના નામે કોઈ કે ચલો એ આ ગ્રંથમાં આ શ્લોકમાં આવી આજ્ઞા કરી છે તો આપણે વાતને માની જઈએ કેમ કે આપણા માટે મહાપ્રભુજી પ્રૂફ છે કોઈ હાલતો ચાલતો વ્યક્તિ પ્રૂફ નથી એ વાતને મહાપ્રભુએ બતાવી છે કે વેદ ગીતા બ્રહ્મસૂત્ર ભાગવત આ બધા એવા ઓથેન્ટિકેટેડ મટીરિયલ છે કે જેના ઉપર આપણે એઝ અ પ્રૂફ રિલાય કરી શકીએ કે આમાં જે વાત કીધી છે એ સાચી જ છે અને આ બધાની સાથે ક્રોસ ચેક કરીને પછી આપણે કોઈ પણ વાતને કે કોઈ પણ નોલેજને એક્વાયર કરવું જોઈએ એના વગર નહીં કરવું જોઈએ ઠીક છે ઉર્વે શું સમજાયું કે કોઈ બી ઓથેન્ટિક મટીરિયલ પણ આપણને રિલાય કરવું જોઈએ કોઈ બી સમજો કે એક્ઝામ્પલ કે અગર જે મહાપ્રભુજીએ કોઈક શ્લોક કોઈ ગ્રંથમાં લખેલું છે તો આપણે એકદમ મતલબ પ્રૂફલી એકદમ સ્ટ્રોંગલી આપણે બિલીવ કરી લઈએ કે હા આ વાત સાચી છે પણ કોઈ હાલતો ચાલતો વ્યક્તિ અગર આ વાતને લખે તો આપણે એક્સેપ્ટ ન કરીએ એટલે આપણે એની એ ખોટો છે એવું નહીં પણ એની ક્રોસ ચેક તો આપણે કરીએ કે ભાઈ મહાપ્રભુજી આવું કીધું છે કે નથી કીધું એકદમ કોન્ફિડન્ટલી ન રિલાય કરી હા બસ એ જ વાત તો એ જ ને મહાપ્રભુ અહીંયા કહે છે કે એ નીડ છે એ નોલેજ કોઈ પણ નોલેજ તમે એક્વાયર કરો તો એના માટે બેઝિક નીડ છે કે તમે એના માટે કોઈ પ્રૂફ ફાઇન્ડ કરો અને કોઈ એવું પ્રૂફ કે જે ઓથેન્ટિકેટેડ હોય એવું નહીં કે હાલતો ચાલતો જે રીતે મેં તમને કીધું કે કોઈના ગુજરાતી ટ્રાન્સલેશન તમે વાંચી લીધા હવે એની અંદર તો આટલી બધી આ એક ગડબડ મેં બતાડી આવી તો કેટલી બધી મિસ્ટેક્સ એણે કરી હોય તો એના કારણે લોકો ખોટે રસ્તે ચડી જાય ને એટલે સમજવાની વાત એ છે કે કોઈ પણ મટીરિયલ તમે ઉપાડો તેની ક્રોસ ચેકિંગ થવી જોઈએ કોઈ એવા મટીરિયલ સાથે કે જેને આ ઉપર આપણે વિશ્વાસ કરી શકીએ તો મહાપ્રભુજી એને એ રીતે ડિફાઇન કરે છે કે વેદ ગીતા બ્રહ્મસૂત્ર ભાગવત આ બધા એવા મટીરિયલ છે કે જેના ઉપર તમે આંખ બંધ કરીને વિશ્વાસ કરી શકો અને આમના ઉપર ડાઉટ કરવાનો કોઈ ક્વેશ્ચન જ નથી પણ બાકી દરેક વ્યક્તિની વાતને આપણે એઝ અ પ્રૂફ માની નહીં લેવી જોઈએ કેમ કે આપણી મુક્તિનો સવાલ છે ભગવાનને પ્રાપ્ત કરવા માટેના ઉપાય તરીકેનો સવાલ છે આ કોઈ બહુ નોર્મલ મેટર નથી બહુ સિરિયસ મેટર છે એટલે બહુ સમજી વિચારીને કોઈ પણ વાતને આપણે માનવી જોઈએ અને એને પછી જ એનું આપણે એને ફોલો કરવી જોઈએ એ વાતને અહીંયા બતાડી ઠીક છે ઓરવી આમાં સમજાયું બધું હા છે કઈ ડાઉટ બીજા કોઈને કઈ ડાઉટ છે આમાં હા પ્રણામ દાદા હા બ્રજેશભાઈ બોલો આ બ્રહ્મસૂત્ર વિશે થોડુંક જણાવજો મને આ વ્યાસજીએ કઈ રીતે આનું લખ્યું છે એને બ્રહ્મસૂત્ર વેદવ્યાસજીએ લખ્યા છે અને બ્રહ્મસૂત્ર જો જૂના ટાઈમમાં છે ને એક પેટર્ન હતી કે કોઈ પણ જે આચાર્ય હોય કોઈ મોટો આચાર્ય પોતાને એઝ અ જ્ઞાની જો સેટ કરવા માંગતા હોય તો એ લોકો એઝ અ વેદની સમરી આ ગ્રંથોને લખતા કે ભાઈ વેદમાં ઇન શોર્ટ શું વાત કહેવામાં આવી છે એને નોટ ડાઉન રીતે વેદવ્યાસ જે વેદવ્યાસજી આ બ્રહ્મસૂત્ર લખ્યા છે જે આખા વેદની સમરી છે કે ઇન શોર્ટ આપણા ધર્મશાસ્ત્ર જેટલા પણ સ્ક્રિપ્ચર છે આપણા હિન્દુ ના કે સનાતન ધર્મના વૈદિક આખું સાહિત્ય છે એ બધાની સમરી તરીકે બ્રહ્મસૂત્ર ને આપણે રિલાય કરી શકીએ કે બ્રહ્મસૂત્ર બધાની સમરી છે કે શોર્ટ વ્યાસજીએ આ બધા જ ધર્મગ્રંથોમાં જે કંઈ પણ લખ્યું છે કેમ કે એનો વિસ્તાર એટલો છે કે આ બધું તો વાંચવા આપણે ક્યારે જઈએ પૂરું ના થાય આ જન્મમાં તો આપણાથી તો વ્યાસજીએ ઇન શોર્ટ વેદમાં કઈ કઈ વાતો બતાવવામાં આવી છે અને શું સમજવાનું ક્રસ્ટ કઈ વાતો બતાવી છે એ વ્યાસજીએ સૂત્ર તરીકે સૂત્ર આપણે ત્યાં એક લખવાની એક ફિક્સ્ડ પેટર્ન છે જે રીતે શ્લોક લખવાની પેટર્ન હોય એ રીતે સૂત્ર લખવાની પેટર્ન છે કે કેટલાક અક્ષરમાં એક સામાન્ય મતલબ એમ એક નાનકડી લાઈનમાં પાંચ છ શબ્દોમાં એ સૂત્ર હોય અને પછી એ સૂત્ર ઉપર ટીકા લખેલી હોય સૂત્રને એક્સપ્લેન કરે જે રીતે ફોર એક્ઝામ્પલ અથા તો બ્રહ્મ જિજ્ઞાસા આ બ્રહ્મસૂત્રનું પહેલું સૂત્ર છે કે હવે હું બ્રહ્મની જિજ્ઞાસા કરું છું કે ભાઈ બ્રહ્મ કોણ છે બ્રહ્મ કેવો છે કે આ જગત કોના દ્વારા પેદા થયું એ બ્રહ્મ છે તો બ્રહ્મ કેવો છે એ કોણ છે બ્રહ્મને આપણે કઈ રીતે માની શકીએ બ્રહ્મના કેરેક્ટરિસ્ટિક શું છે એમ કરીને બ્રહ્મસૂત્ર ની શરૂઆત કરી કે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા કે હવે હું બ્રહ્મની જિજ્ઞાસા કરું છું આગળ જઈને એ રીતે એનો વિસ્તાર એ પોતાની રીતે એ એક એક સૂત્ર પછી બીજા સૂત્રમાં કર્યું છે તે એક લખવાની એક જાતની પેટર્ન છે પણ ઇન શોર્ટ બ્રહ્મસૂત્ર આખા વેદની સમરી છે એ રીતે માની શકાય અને કેમ કે વ્યાસજીએ લખ્યું છે એટલે મહાપ્રભુજીએ એને પોતાનું પ્રમાણ માન્યું છે કે વેદવ્યાસજી મહાપ્રભુજી એમ કે છે કે વ્યાસોચ્છિષ્ટમ જગત સર્વમ એટલે કે આખું જગત જે કંઈ પણ ભણે છે જે કંઈ પણ સમજે છે અને જે કંઈ પણ વાંચે છે એ બધું વ્યાસજીનું એઠું છે મતલબ કે વ્યાસજીએ જેટલા પણ આપણું સાહિત્ય છે ટોટલી બધું જ સાહિત્યને ચેક કરી લીધું છે ભણી લીધું છે સમજી લીધું છે અને એના પછી જ એમણે બધી વાતોને કીધી છે એટલે આપણે જે કઈ પણ વાંચીએ કે સમજીએ કે કોઈ પણ મહાપ્રભુજી સહિત રામાનુજ મધ્વ શંકરાચાર્ય કે નિમ્બાર્ક કે ઘણા બધા જે આચાર્યો થયા એમણે જે કંઈ પણ લખ્યું મહાપ્રભુજી કહે છે કે બધું વ્યાસજીનું એઠું જ છે કોઈએ કોઈ ફ્રેશ વાત કીધી નથી જે વ્યાસજી કીધું એનું ને એનું વિસ્તાર બીજા બધા લોકોએ કર્યું છે મહાપ્રભુજી પોતાના માટે પણ એ જ આજ્ઞા કરે છે કે વ્યાસો સ્માકમ ગુરુ કે વ્યાસ તો અમારા ગુરુ છે વ્યાસે જે કંઈ પણ વેદવ્યાસે જે કંઈ પણ કીધું એને જ અમે પોતાનું પ્રમાણ માનીને એનો જ અમે વિસ્તાર કર્યો છે આ જે બ્રહ્મસૂત્ર વ્યાસજીએ લખેલા છે એના ઉપર લગભગ નાઇન્ટી નાઇન પર્સન્ટ આપણા ત્યાંના બધા જ આચાર્યોએ ટીકા લખી છે જેને આપણે ત્યાં ભાષ્ય કહેવાય છે મહાપ્રભુજીનું પણ બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય છે મધ્વાચાર્ય નિંબાર્ક શંકરાચાર્ય રામાનુજ બીજા ઘણા બધા આચાર્યો થયા મહાપ્રભુજી જેવા બધાએ બ્રહ્મસૂત્રને તો કન્સિડર કર્યા વિના પોતાની એક પણ વાત કહી નથી અને બ્રહ્મસૂત્રના બેઝ ઉપર જ બધાએ પોતપોતાના માર્ગ બતાડ્યા છે અને બ્રહ્મસૂત્ર ઉપર બધાની ભાષ્ય બધાના ટીકા આપણને અવેલેબલ છે જૂના ટાઈમમાં મતલબ મહાપ્રભુજીના સમય સુધી તો એવો રિવાજ હતું કે જે વ્યક્તિ બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય લખે એટલે કે બ્રહ્મસૂત્ર ઉપર ટીકા લખે કોમેન્ટ કૃપા કરી ફોન ચાલુ રાખો યો કોચેલ તો આ જે પણ બીજા લોકો થોડું જરા ડિસિપ્લિન રાખો કે ફોન હોલ્ડ ઉપર નહીં રાખો તમારો કોઈ બીજો અર્જન્ટ કે ઇમ્પોર્ટન્ટ કોલ આવી જાય તો આને ડિસ્કનેક્ટ કરો અને પછી એ કોલ રિસીવ કરો અહીંયા હોલ્ડ ઉપર મૂકો છો તો બધાના ફોન અટકાઈ જાય છે અહીંયા ધ્યાન રાખજો જે કોઈ પણ એ કર્યું હોય હવેથી આગળથી તો એ વાતને મહાપ્રભુની આજ્ઞા કરી છે કે બ્રહ્મસૂત્ર જે છે એની અંદર વ્યાસજીએ વેદની સમરી તરીકે બધી જ વાતો ઇન શોર્ટ બતાવી દીધી છે અને એના ઉપર મહાપ્રભુજીએ અણુવાસ્ય નામની ટીકા લખી છે બ્રહ્મસૂત્ર અણુવાસ્ય નામની મહાપ્રભુજીની કોમેન્ટ્રી છે જૂના ટાઈમમાં જે રીતે હું કહેતી હતી કે રિવાજ જ હતું કે કોઈ પણ મોટો આચાર્ય હોય કે જેને પોતાના મતની સ્થાપના કરવી હોય તે બ્રહ્મસૂત્રને કન્સિડર કર્યા વિના તો કરી જ ન શકે એટલે કોઈને આચાર્યની પદવી આપવા માટે એ રિક્વાયરમેન્ટ હતી ક્વોલિફિકેશન હતી કે એણે બ્રહ્મસૂત્ર ઉપર પોતાની કોમેન્ટ્રી લખી છે કે નથી લખી જો બ્રહ્મસૂત્ર ઉપર કોમેન્ટ્રી લખી હોય તો જ એને એઝ અ આચાર્ય સમાજ એક્સેપ્ટ કરતો અને જો ન લખી હોય તો સોસાયટીનો કોઈ પણ વ્યક્તિ એને આચાર્ય તરીકે સ્વીકાર કરતા જ નહીં કેમ કે બ્રહ્મસૂત્ર એટલું પ્રાઇમરી લેવલનું આપણે તેનું બહુ ઇમ્પોર્ટન્ટ સ્ક્રિપ્ચર મહાપ્રભુજે પણ માન્યું છે ને બીજા બધા જ આચાર્યોએ એને એક્સેપ્ટ કર્યું છે કે એને કન્સિડર કર્યા વિના મહાપ્રભુજી તો શું કોઈ પણ આચાર્ય પોતાની એક પણ વાત કીધી નથી ઠીક છે બ્રજેશભાઈ ઠીક છે અચ્છા બીજું શું કે આ બ્રહ્મસૂત્રમાં સમજો તમે આપ કહો છો એ પ્રમાણે કે બધા આચાર્ય અલગ અલગ પોતાની ટીકાઓ આપી છે હા તો હવે એવું એવું બની શકે કે હવે સમજો બધા આચાર્યની જે બી ટીકા કરી હોય બધાની as it is same to same તો હશે નહીં થોડુંક કદાચ કોઈકના વિચાર વિચાર કોઈકના કોઈકના અલગ અલગ હોય તો એમાંથી આપણે કે તે નક્કી કરવું કે કો બ્રહ્મસૂત્ર એક જ છે પણ એમની ટીકાઓ અલગ અલગ છે તો આપણે પ્રમાણ કોને માનવાનું તો એ નક્કી કરવા માટે આપણે બ્રહ્મસૂત્ર તો તો પ્રમાણ કઈ રીતે ગણવાનું એમ ઘણા આચાર્યોએ લખેલું છે તો એમાં આપણે જે પ્રમાણે છે પ્રમાણે આપણે આપણે પુષ્ટિ માર્ગી પ્રમાણે આપણે મહાપ્રભુજી જે ટીકા કરી છે એ જ આપણા માટે પ્રમાણ ગણવાનું ને એવું હા સવાલ જ નથી ને હા એટલે હા મહાપ્રભુજી લખેલી જ હા મહાપ્રભુજી જે પ્રમાણે બ્રહ્મસૂત્ર ની ટીકા લખી છે એ આપણા માટે પ્રમાણ ગણવાનું છે હા मनो नामानि यानि तस्य देवस्य सेवा अर्थ भगवान श्री कृष्ण की कही हुई गीता की सर्वशास्त्र सार ग्रंथ है देव की पुत्र भगवान श्री कृष्ण ही एक देवा देव है श्री कृष्ण के नाम ही सर्वश्रेष्ठ मंत्र है और श्री कृष्ण की सेवा ही सर्वश्रेष्ठ કર્તવ્ય है આપણે પેલા બી જોયું હતું કે આ શ્લોકમાં ઈ જ બતાવ્યું છે કે શ્રી એક મિનિટ બેટા શ્રી કૃષ્ણ આખા આખા સર્વશાસ્ત્ર ના એટલે ઈ પોતે એક જ ભગવાન છે ઈ એમનું નામ જ આખું સર્વશ્રેષ્ઠ મંત્ર છે અને એમની સેવા જ સર્વશ્રેષ્ઠ શ્રેષ્ઠ કર્તવ્ય છે મતલબ એ જ વાત કે જયારે એ વાત ઉપર ડિબેટ થઈ કે સર્વશ્રેષ્ઠ દેવ કોણ સર્વશ્રેષ્ઠ મંત્ર કયું સર્વશ્રેષ્ઠ શાસ્ત્ર કયું અને શ્રેષ્ઠ કર્મ કયું આ જગન્નાથપુરીમાં કૃષ્ણદેવરાયની સભામાં ક્વેશ્ચન થયા ને એના ઉપર ઘણા બધા આચાર્યો બેઠા હતા અને એમણે ઘણા બધા વાદ વિવાદ કર્યા ત્યારે મહાપ્રભુજી પોતાનો નિર્ણય આ રીતે આપ્યો તો ત્યારે મહાપ્રભુજીની એજ અગિયાર વર્ષની હતી કેવલ ઇલેવન યર્સના હતા તો આટલા નાના બાળકની વાત કોણ માને કરીને બધા એ વાતને માની નહીં તો મહાપ્રભુજી કીધું કે આપણે ખોટી ચર્ચા કરીએ છીએ એના કરતા ભગવાનને જ નિર્ણય આપવા દો ને ભગવાન જે લખે એના ઉપર તો કોઈ ડાઉટ નહીં જ કરે તો એમ કરીને મહાપ્રભુજી એક પેન મતલબ કે લેખની અને કાગળ જગન્નાથરાયજીના મંદિરની અંદર મૂક્યું ને પછી જ્યારે મંદિર ખોલ્યું તો આ શ્લોક જગન્નાથરાયજી એના ઉપર લખ્યું હતું આ બધા ક્વેશ્ચનના જવાબમાં કે એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ કે સર્વશ્રેષ્ઠ શાસ્ત્ર દેવકી પુત્ર મતલબ કૃષ્ણ દ્વારા કહેલી ગીતા છે એકો દેવો દેવકી પુત્ર એવા સર્વશ્રેષ્ઠ દેવ મતલબ દેવાધિ દેવ આખી જગતના માલિક દેવકીના પુત્ર શ્રી કૃષ્ણ જ છે મંત્રોપ્યકસ્તસ્ય નામાની આની સર્વશ્રેષ્ઠ મંત્ર કૃષ્ણનું નામ જ મોટામાં મોટું મંત્ર છે એનાથી મોટું બીજું કોઈ મંત્ર નથી કર્માપ્યકમ તસ્ય દેવસ્ય સેવા અને આ જગતમાં શ્રેષ્ઠ સારામાં સારું કર્તવ્ય કૃષ્ણની સેવા છે એનાથી વધીને દુનિયામાં બીજું કોઈ કર્તવ્ય નથી આ રીતે જગન્નાથ રાયજીએ પોતાનો નિર્ણય આપ્યો અને પછી રાજ્યસભાની અંદર બધા મહાપ્રભુજીનો જે મત છે એને માન્યો ત્યારે મહાપ્રભુ જે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ જે મત છે મહાપ્રભુજીનું એની ત્યાં સ્થાપના કરી સર્વ પહેલી વાર પ્રથમ વાર તો વાત આપણા માટે આ પ્રમાણ છે કેમ કે હવે આ તો ભગવાને લખેલો શ્લોક છે ભગવાને કરેલી આજ્ઞા છે તો આ જ વાતને આપણે માનવી જોઈએ અને મહાપ્રભુજી જે કંઈ પણ આજ્ઞા કરી જ્યારે ભગવાને મહાપ્રભુજીની વાતનું સમર્થન કર્યું છે તો પછી મહાપ્રભુજીએ જે પણ આજ્ઞા કરી કે મહાપ્રભુજીએ જે માર્ગ બતાવ્યો મહાપ્રભુજીએ જે સાધના પ્રણાલી બતાવી એના ઉપર તો ડાઉટ કરવાનો કોઈ પ્રશ્ન આવતો જ નથી એ જ વાતને અહીંયા પ્રમાણના ટોપિક ની અંદર સમજવાની છે કે આપણા માટે મહાપ્રભુજીએ જે કંઈ પણ આજ્ઞા કરી એ જ પ્રૂફ છે મહાપ્રભુજી દ્વારા લખેલું એક એક અક્ષર આપણા માટે પથ્થર કે લકીરની જેમ કર્તવ્ય છે એમણે જે કીધું એ કરવાનું જ છે ને એમાં કઈ વિચારવા સમજવાનો કોઈ સ્કોપ જ નથી એને સમજવાની કોશિશ આપણે કરવી જોઈએ કે મહાપ્રભુજી આવી આજ્ઞા શું કરવા કરી હશે પણ એ એઝ પોતાનું કર્તવ્ય આંખ બંધ કરીને પણ મહાપ્રભુજી ઉપર વિશ્વાસ મૂકીને મહાપ્રભુજીની દરેકે દરેક આજ્ઞાનું પાલન કરવું એ આપણું કર્તવ્ય છે અને એનાથી આપણને ભગવાનની પ્રાપ્તિ થશે જ એમાં કોઈ શંકા નથી એટલો વિશ્વાસ આપણે મહાપ્રભુજી ઉપર રાખીને મહાપ્રભુજીએ પોતાના ધર્મગ્રંથો પોતાના શાસ્ત્રોની અંદર ષોડશ ગ્રંથમાં કે તત્વાર્દીપ નિબંધ અણુવાર્ષ બધામાં જે જે આજ્ઞાઓ આપી છે એનું પાલન આપણે દ્રઢતાથી પોતાનું કર્તવ્ય સમજીને કરવું જોઈએ તેનાથી આપણો ઉદ્ધાર થશે જ એમાં કોઈ શંકા જ નથી એ વાત આ પ્રમાણના ની અંદર બતાવી છે કે મહાપ્રભુજી એવી એક પણ વાત કીધી નથી કે જેમાં આપણે એમ કહીએ કે મહાપ્રભુજી પોતાના મનથી ઘડી કાઢ્યો આપણે કેમ મહાપ્રભુજીની વાતને માની લઈએ દરેકે દરેક પોઈન્ટ ઉપર મહાપ્રભુજીએ ભગવાનને પોતાના પ્રૂફ તરીકે ઊભા રાખ્યા છે એટલે પછી તો કઈ ડાઉટ કરવાનો પ્રશ્ન જ નથી અગિયાર વર્ષની એન્ડમાં જે રીતે મેં આ ઇન્સિડન્ટ આપ્યું કે ભગવાને પોતે શ્લોક લખીને મહાપ્રભુજીના વચનોનું સમર્થન કર્યું એ જ રીતે સિદ્ધાંત રહસ્ય ગ્રંથ સાથે પણ એવું જ થયું કે જ્યારે મહાપ્રભુજીને એવી ચિંતા થઈ કે ભગવાન સાથે દૈવી જીવોનો મેલાપ હું કરાવું કેવી રીતે ભગવાનમાં અને જીવમાં ફરક તો કેટલો છે એ બંનેની સાથે કોઈ મેચિંગ જ નથી ત્યારે ભગવાને પોતે મથુરા ગોકુલમાં પ્રકટ થઈને મહાપ્રભુજીને આજ્ઞા આપી વિશ્રામ ઘાટ ઉપર કે તમે જે જીવને પોતાના શરણે લેશો એને હું સ્વીકારીશ જ ને એના દ્વારા કરેલી સેવાને હું માનીશ અને એના જેટલા પણ દોષ છે એ બધાને હું નજરઅંદાજ કરીશ એને હું ધ્યાનમાં નહીં લઉં તો આ રીતે ભગવાને દરેકે દરેક પોઈન્ટ ઉપર મહાપ્રભુજીની આજ્ઞાને સમર્થન આપ્યું છે મહાપ્રભુજીની દરેક વાતને સ્વીકારી છે સમજી છે અને એને પોતાની ઓથેન્ટિસિટી આપી છે એટલે મહાપ્રભુજીના કોઈ પણ વચન ઉપર ડાઉટ આપણે કર્યા વિના મહાપ્રભુજીની એક એક આજ્ઞાને પોતાનું કર્તવ્ય સમજીને એનું પાલન આપણે જીવનમાં કરવું જોઈએ તો ઠાકોરજીની પ્રાપ્તિ થશે જ કેમ કે ભગવાને પોતે મહાપ્રભુજીને પ્રોમિસ આપી કે તમે જેને સ્વીકાર કરશો એને હું ક્યારે છોડીશ નહીં ને એને હું પોતાના સેવક તરીકે એક્સેપ્ટ કરીશ તો આ ભગવાનની આજ્ઞા જ આપણા માટે પ્રમાણ છે અને હવે આના ઉપર તો કોઈ ડાઉટ કરવાનો સવાલ જ નથી એટલે જો ભગવાન ઉપર ડાઉટ નથી કરતા તો મહાપ્રભુજી ઉપર પણ ડાઉટ નહીં કરવો જોઈએ કેમ કે ભગવાન હોય કે મહાપ્રભુજી હોય એ વાત એક જ છે એ બંને એક જ સ્વરૂપ છે એમ માનીને મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન આપણે કરવું જોઈએ તો આ પ્રમાણની વ્યવસ્થા આપણે ત્યાંની શું છે કેવલ અને કેવલ મહાપ્રભુજીના વચન ના જ આપણા માટે પ્રમાણ છે બીજો કોઈ પણ વ્યક્તિ એ હું હોઉં કે બીજું કોઈ પણ હોય એ કોઈ પણ વાત બોલે કે તમને કહે તો એ દરેકે દરેક વાતની સાથે મહાપ્રભુજીના શબ્દોની ક્રોસ ચેકિંગ થવી જ જોઈએ એના વિના ન મારી ન બીજા કોઈની કોઈ પણ વાતને આપણે સ્વીકારવી જોઈએ નહીં જ્યાં સુધી આપણને એ વાત ન બતાવવામાં આવે કે મહાપ્રભુજી આવી આજ્ઞા ક્યાં કઈ રીતે કરી છે જ્યાં સુધી વાત ક્લિયર ન હોય ત્યાં સુધી કોઈની પણ વાતને આપણે માનવી ન જોઈએ કેવલ અને કેવલ મહાપ્રભુજી જ આપણા માટે પ્રમાણ છે ને એમની આજ્ઞા જ આપણે માનવી જોઈએ બીજા કોઈની નહીં એ વાતને આ ટોપિકની અંદર ખાસ કરીને સમજવાની જરૂર છે ઠીક છે તો આજે અહીંયા રાખીએ આમાં ફરી હજી બી કોઈને ડાઉટ રહી ગયું હોય તો નેક્સ્ટ ક્લાસ આપણે ડિસ્કસ કરશું બાકી બધા પોતપોતાની સમરી મોકલી દેજો ફુરસત હોય તો અને એના પછી આપણે નેક્સ્ટ ક્લાસમાં સામાન્ય ધર્મનો જે ટોપિક છે લેશું ઠીક છે તો આજે અહીંયા રાખીએ બધા સમરી મોકલજો પોતાની અને આ હજી આ ટોપિકને જોઈ લેજો થોડું કોમ્પ્લિકેટેડ છે અને બહુ ઝડપી છે સમજવા જેવું તો કંઈ ન સમજાય તો પૂછજો ઠીક છે તો આજે અહીંયા રાખીએ જય શ્રી કૃષ્ણ